થવાનું છે થવાનું છે એમાં દાદા નું નામ લીધું કેવું નિમિત્ત તમને ભણ્યું જરા અમદાવાદનો પાર્ટી ડોક્ટર સ્ટાફને ચડાવવાનો હોય અને પાંચી રૂપિયાની દોડીને જેપીની ગાડી જાય જેપીનું આંચ પડે એટલે છોડી દેવું તેરું કામ માફી વિજય માફી વિજય મારે મારું એટલે તો એ એ ખ્યાલ ના તો સાત દુઃખ થાય બધા સ્વર લગેલા છે ને એ પછી પછી તમને ટોકલા ઘેરી હતો જીવી રહ્યા રહ્યા જ્ઞાની જ્ઞાની કરતા ફળ શું કરું છું નીકળ્યા છે બીજા એટલો શાંતિ થાય શાંતિ જતી આપણને અડતું નથી આ એટલો શાંતિ થાય ને ત્યારે ખુશી આપણે જાતે કહીએ ક્યાંનું જરૂર ક્યાં જરૂર મિત્રવાળું લઈ જાય તો આપણા ઘરના ઘરનું નોની ઓળી આપણે ઘરે જારી આપણે વાગી પડે એ જારી ત્યાં પબ્લિક નો પેલા પબ્લિકમાં ફોનમાં આ બોસ કોણ છે એ શું સમજે ને માને તો ને અહીં ઉતરવું જોઈએ ને અહીં અહીંયા ઉતારવું જોઈએ ને ખરો આપણે શુદ્ધાત્મા છે અને આ નિરંજન છે આપણે એમાં નવું શું અને આ તો એ મનુષ્ય હોય કે જાનવર છે શાકભાજી છે ત્યાંની શાકભાજી ભગવાન ની શાકભાજી શાકભાજી ને આપણી આપણી ભગવાન જ્ઞાની પુરુષ એ તો આપણને વળે નહીં એ બરાબર જરા રડી રડીને બોલ્યા જ્ઞાનીઓ તને આવડે ભગવાન દર્શન નથી પેલો રડી રડીને આરતી ને કેવું કયું હવે એને આપડે કઈ અજીત ભગવતા કે હું સીરીજ ભોગવું હું ચંદુલાલ સીરીજ કાયદેસર કાયદેસર નહીં પીલાવી રણવીર બોસ એમનો બોસ હતો પ્રવીણભાઈ કહ્યું ખાસ તો બધા પુસ્તકો વાંચેલા મગજમાં સર પ્રવીણભાઈ તો જ્ઞાની મોડો આવ્યો ત્યાં બેન જોડે પ્રશ્નની વાતચીત કરવા પડી ને બેનને ચલાવી નાખવાનું બધું ને લોકો માથે તોડી નાખે એવા લોકો પછી પોતે આજે બહુ વાત હતી કઈ એક કલાક તો નતો કોઈ પછી હું આવ્યો મને કઈ ખબર નહીં એટલે મેં કહ્યું કૃષ્ણ કૃષ્ણ કોઈ જવાબ ના આવે ફરી થોડી પછી ત્યાં ના હોય પ્રશ્ન નહીં આ બધું અમેરિકા બીજી વખત પ્રશ્ન પૂછો ત્યારે શું થશે પ્રશ્ન બધા ઘણા પૂછે પણ વાણી જાય છે કે ચડે ચડ્યો અહીં ચડે ચડ્યો ત્યાં ચડાવ મારી વાણી અહીંયા અટકી જાય બધા મારા હતા પણ એટલે બધા માણસ સાહિત્ય કે નથી અક્ષરે ના બોલાયા અહીં બોલવું ના બોલાય એટલો ભાવનો નહીં તમારામાં ચાર જાતના ગુણ મોટા હોય એક પ્રતાપ હોય નથી આમ નક્કી કરે દહીના જ્ઞાની પુરુષ શરીરના માલિક જ નથી શરીરમાં પાણી ના લે સમુદ્ર જેવી ગંભીરતા સરકાર સરકાર થઈ ગયા ખાબર ક્યાં છે સરકી જાય ને એ ખાબર જરા આ માહિતી જેમ સમુદ્ર ભૂગા કરે સારી દે આપણે પગલી જતા ના આવે પગલી એને કઈક કઈક આગળ બોલ્યા આપડે પુરસ્કાર મળે એટલે આપણે ના નથી કાર્યો છે કાર્યો કાર્યો દર્જે નથી એને શીખવાનું ઇન્વેન્ટ ગયા છે અને સૌમ્યતા હોય ત્યાં શાંતિ હોય છતાં બીજી બચત શાંતિ હોય સૌમ્યતા સાધુ છે જોઈ નાખે તમે ગમે તે કઈ બોલો તે તમે બહુ રહ્યા છે બહુ તમે નાખ્યા વીસ ફરજિયાત કાઢું એને ભારે ગાયને શીંગડા મૂકવા એટલે શરીરને ભારે પડે ગાયને બહુ સુંદર ગોઠવણ જગત આખો નિર્ણય કરી રહેલું નહીં કે કોને આવું શું કર્યું શરીર કેવું થાય છે નિર્ણય પર આવી શકે નહીં આપણે કહ્યું વ્યવસ્થિત લાઈન થઈ એમાં પોતા થઈને બીકમાં સીધા રહેશે તમે આજે આમાં એમાં લોકો બીકમાં પોતા કે સીધા થઈ જાય છે પધારમાં પ્રક્રિયા પ્રભાવે આ રોગનું નીકળી ગયું તમારા અપોસન દાદા આપણે સમજ તમે અપોસન દરેકની સાથે દર્પણ ત્યાં કે દર્પણ ની જોયે છે મારો હાથ નહીં લાગતો આપણો તમે આખો છે અમને નથી દેખાતો તો આપણે ટ્રાય કરીએ પણ નથી હાથ લાગતો આ મગર બરાબર છે ને વધારે જરા કારણ બધી બધું ઓળખ જવા તો દિલ સાચું કારણ કે આ જાગૃતિ આપણે જાગૃતિ એ ધર્મ જાગૃતિ વધારવું એ ધર્મ છે કે જાગૃતિ કરતા સારી ચીજો છે તે તમારે સમજી લેવા તો તમે જોઈને બેસાડ્યા તો ઓપરેશન થયેલા છે ને શું કરે જો ને એમને તમારી જોડે રહેવા માટે કેવી રીતે કરવું ઓપરેશન થાય તો આપણી જશે આવી જો ઓપરેશન ના થયા સુધી જશે ઓપરેશન કરવામાં હતા ને પેલું ભૂંગાડે છે ત્યારે ભૂંગાડતા ને શું ભૂંગાડતા તેથી બેમાન પણ થઈ જાય ને આ ચા કરતી આખી અડધાની ખરાબ દારૂથી બેમાન પણ જાગૃતિ ખાતું આપણે જોઈન્ટ ટેબલ છીએ આ મહેમાન છીએ તમે કઈ તમે કઈ બીએ એવું એ અમે પાંચજણ સુગર છત્રી ઘર એટલે અમે ગાંધી બાંધી સુધી કે પહેલો ઓફિસ માટે કપાસ કરાવવા માટે ત્યારે હાઈટ ગણ ભાવ કપાસનો હાઈટ ગણ આખું બાર એમાં જઈને પાછા જોઈએ કેવું માર્કેટ ના દીકરા કહી કે સારું આગળ જઈને શું જોઈએ ઉનાળા ડ્રેસ લો ઉનાળાનો ડ્રેસ લો કોટન પકડો એવું અને ઉનાળામાં કાંઈ વગેરે વરસાદ શિયાળાનો ડ્રેસ તો ચોખાનો ડ્રેસ રાખે ફેટાવાળો ડ્રેસ રાખે ઘોડો ઘોડો તે વખતમાં અડચણ છે એવો સમજવું પણ મારી પીએ એક મા કરી આ એક આપણે પહેરી જશે કારણ કે અમને તો હમણાં બધા કશું વાંધો નહીં બાકી અમે તો નહીં ગયા બંદૂક ભરી મારી નાખે હમણાં મારી નાખે મારા જોડે અમે જોડે ભરાય અમને જોડે ભરાય નહીં આપણે કહેતા મારી દોડી અમને અને એવા એવા પુરુષ બહાર નીકળે ને તો કોઈ કોઈ માણસ એવો નથી કે એમની સાથે તારે પાછું બધા લોકો આવવું પડશે મારે ભલે કહેતા કરો પછી અમારા કુટુંબના બધા આ રીતે કહે ભાઈ ભાઈ આ તમે ઉપર ધાર્મિક નહીં ભરો કે સારી મત કરે સવાલ મણ ખાતે સંસારી ભણ તો ભરા સંસારી શું થયેલું પછી મને એવું ભય રહ્યા કે તમારા બા ગયેલા હતા તમે બા મળી જાય કોઈ આવશે નહીં આપણે આ મહિન્દ્રને કોઈ મળી નથી એટલે હું સારા માણસ બે આવું એવા પછી એક પહેલા ભગવાન બે આવે એનો વિશ્વાસ કરી રાખીએ તકલીફ દીધી ઉપવાસ છોડતા ના થાય તે રબલગર ડાક્ટર પછી કને બોલતા હતા હું શું પૂર્વ ગુરુ નો યોગી કઈ પાપ ભર્યો હું આવ્યો તારું બધું સ્ટુડન્ટ છે આસપાસ રસ્તાનું પૂરું દેવા છે પૂર્વ ભવનો યોગી કઈ બાર વરે ઉવાર એટલું જ બોલવું કરતા હા યોગી જેને માણસો તો અત્યારે સંભાળવાનું કોઈ પાસે જ ઉભો ના રહે એની વાંક સુવે તો એ સંભાળ બંધ નહીં રાખતું કોઈ બેસી રહે ઉભો રહે બસ ભાદર ના પડ્યો દેખતા નથી મોહું ભગવત તો અગિયાર ઉપર પાછળ છે બધું પાછળ વાર પાછળ શું દેખવડાવો રંગ તો મારા જેવો ને એક મૂકી આપે ને ઇન્ટરનેટ પાછળ ધબ્બો માર્યો ને પણ મને હજી લોહી ચડે આ ગામ ધબ્બો માર્યો હકદાર લેવાના પછી દીવાની છે જરૂર હકદાર લેવાના પછી દીવાની જરૂર છે મોદી હોય કપાવાની વાત કરે છે જે તો ગયા જન્મમાં પશુ હોય માણસ દસ પંદર જન્મ પશુ હોય એના પાપ નહીં રહ્યા કારણ કે પાપનો નાશ થયા પછી મનુષ્યનો જન્મ થાય ને તો પછી એ ભગવાન કઈ રહેશે કે છતાંય મનુષ્ય જન્મ આવ્યા પછી ભોગવવો પડે છે બેનનો પ્રશ્ન છે કે અ, આત્માની શાંતિ કેવી રીતના થઈ જાય જ્ઞાન મળે એટલે કાયમ શાંતિ. તમારે તારા માટે તે છે, તારા માટે તે તો હજી જઈ રહ્યું. તમારી પાસે બે પાસે શાંતિ છે. માયા છે તે બહાર નીકળે. કાયમ માયા કાઢી આવીએ કાયમ કાયમ પહેલા માટે समझो दादा ठीक से दिखाए आत्मा ऊंच भी कैसे खड़ा आत्मा ऊंचा नीचा खड़ा पशु मनुष्य એક આંખમાં અમુક મને સારું વિચારે છે ચોવીસ કલાક વિચારવામાં લક્ષા કે ભક્તિ ગમે તે કરતો હોય બીજો આત્મા પાપ આચરતો હોય તો આત્મામાં બે મનુષ્ય કરે છે પરમાત્મા છે સંગત છે એવું ખરાબ રસ્તો કેમ કરવા દે એના કરતા હોય તો કરતો હોય તો Thank વખત બીમાર જ ના પડત ને ચારસો વખત બીમાર જ ના પડે તો ડોક્ટરની જરૂર નહીં એટલે નહીં આવે છે બધા એટલે નહીં આવે એને ઉભી કરેલી ને ઉભી કરે ને Obama. તમારે તમે કીધા આ આ કાઢવાનું એ વખત મને તો હશે ને અમે પણ જ્ઞાન તો આપ્યું છે ને તો પણ મહાત્મા આજે દાદા ભગવાન આપણે જ્ઞાન આપે છે સિદ્ધાર્થનું લક્ષ્ય બતાવ્યા છે જવાના છો ગોળ બની થોડા ઘણા માણસો ખરા બહુ ઓછા માણસો બહુ ઓછા હમણાં કરી પાંચ લાખ મારા મહત્વ નથી સરગજનું કેટલા કેમ કરી કરવું આ શું કરવું હવે કોણ કર્યું તો એ કામ કર્યું તમારું ના કરે તમારે તો છે બીજી રીતે કામ અમને થોડે આ મારી માગત થઈ મારે બીજા થોડા ગયા એમને બધા ગયા અસર લાંબા હતા ચાલુ છે છતાં આપણને કોઈ ટ્રેન જરા જલ્દી જાય તો કામ બીજું કઈ રીતે થાય છે એવું છે આપે કહ્યું કે પક્ષમાં સંપ્રદાયમાં મોક્ષ નથી તો બહેનું બહેનું પૂછ્યું છે કે સંપ્રદાયમાં રહીને મોક્ષ નું કરી શકાય કે નહીં સંપ્રદાય કરી શકાય કે નહીં સંપ્રદાય તૈયાર કરે છે સ્ટેન્ડર્ડ તૈયાર કરે સ્ટેન્ડર્ડ પ્રેયર કરે છે તે મોક્ષને માટે આઉટ ઓફ સ્ટેન્ડર્ડ થવું પડશે પણ સ્ટેન્ડર્ડ પ્રેયર કરે છે એમાં મોક્ષનો માર્ગ હોય છે પણ મોક્ષ મોક્ષનો સ્વાદ ના આવે ડેવલપ કર્યા કરે ડેવલપ લાવે આ ભૂમિકા લાવે આ ધીમે ધીમે દરેક વૈષ્ણવ માર્ગ શિવ માર્ગ જૈન માર્ગ ચેતંબરી દિગંબરી બધા બધા ડેવલપ કરનારા સ્ટેન્ડર્ડ છે અને મોક્ષે જેવું હોય તો આઉટ ઓફ સ્ટેન્ડર્ડ જેવું out of standard out of standard વિજ્ઞાન હોય અને આ બધું જ્ઞાન હોય આ વિજ્ઞાન કાર્યકારી હોય પોતે જ ક્રિયા કરે શું કરે હા તમારે કશું ના કરવું જ્ઞાન જ કામ કરી દે ખરું છે નહીં કરતું એ જ્ઞાન જ ક્રિયા જ્ઞાન ક્રિયા કરીને ચેતન જ્ઞાન છે આત્મા ચેતક છે ચેતક એ પોતે ચેતક છે ચેતવનારો પોતે ચેતનારો પોતે શું ચેતવનારો પોતે ચેતનારો પોતે તારે બધો હિસાબ ચોખ્ખો કરે છે સમજે ને વકીલ કામ પહેલી નતર સાહેબ કેવું પડશે વ્યક્તિ કામ કરે એટલે એમાં નિમિત્ત કામ કરે કે નહીં આત્માને જે ચેતવે છે આત્મા જ ચેતવે છે તેમ છતાં બીજા નિમિત્ત રૂપે કામ કરે કે નહીં કરે એવું છે ને જ્યાં સુધી આત્મા તો હોય છે પણ આવું જ પણ આત્માનો પ્રકાશ નથી હોતો આ તો પરપ્રકાશ જે બુદ્ધિ બુદ્ધિ પરપ્રકાશ છે તેના આધાર સમજાવી રહ્યા છે બુદ્ધિ એ પરપ્રકાશ છે એટલે ઇન્ડિરેક્ટ પ્રકાશ છે કેવું છે આત્માનો પ્રકાશ ડિરેક્ટ પ્રકાશ નહીં જ્ઞાનમાં ભેદ છો બુદ્ધિ આગળ જતા બહુ નુકસાન કરનારો છે અહંકાર આવી જાય તો માણસની બુદ્ધિ પકડી ગયા જેવું થાય અહંકાર એ શું છે નોર્મલ અહંકાર જોઈએ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી નોર્મલ અહંકાર જોઈએ નોર્મલ અહંકાર એટલે કોને કહેવાય અહંકાર ઓછો નહીં વધાર કોઈ એમ ના કહેતા અહંકાર અહંકાર હતો નોર્મલ અહંકાર હતો અહંકાર એક તો અહંકાર છે અહંકાર જે આ ધર્મ કહે છે અહંકાર માલ માલ કરે છે ને ઘટે ઘટે એ તો પોગળો થઈ ગયો છે અહંકાર વગર ચાલે જ નહીં અહંકાર વગર આગળ થઈ ગયું નોર્માલી લીધો છે શું કહેવા માટે જ્ઞાનનું સ્વરૂપ લઈ લે છે અહંકાર ની ઉપર પહોંચી જાય ઈગો બધો ખરાબ થઈ જાય એમ જોઈ જો ઈગો બધો ખતમ થઈ જાય તો ત્યાર પછી એ બધું જ્ઞાનનો પરિણામ છે